અને ગીતામાં વિસ્તારથી કહેલ છે તો અહીંયા તો ગીતા તો કુરુક્ષેત્રના મેદાનમાં અવતરિત થઈ હતી અને ભગવાનના શ્રીમુખમાંથી જ એનું અવતરણ થયું છે તો નારદજી પણ એ જાણે જ છે તો એવું કેમ કહ્યું છે કે તમે ભગવાનનો યશ કહેલ છે અને ગીતામાં વિસ્તારથી કહેલ છે એમાં શું ખોટું કહ્યું એટલે નારદજી તો જાણે છે કે ગીતાજી એ ભગવાનના શ્રીમુખમાંથી અવતરિત થયા છે એટલે એ તો ખાલી ત્યાંથી લઈને આમમાં મૂકવામાં આવ્યા છે એટલે એ સમાધિ ભાષામાં કેવી રીતે અમને વ્યાસીએ લીધા છે તો એમાં ગીતામાં વિસ્તારથી કહેલ છે એમ કહ્યું છે એમ કે ગીતામાં વિસ્તારથી ભગવાને કહેલ છે એવું નથી કહ્યું એમ હા એટલે જેમ મહાપ્રભુજી અને ઠાકોરજીનો સંવાદ સિદ્ધાંત ગ્રંથમાં આપણને પ્રાપ્ત થાય છે એમાં પણ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તદક્ષરસો ઉચ્ચતે તેમ છતાં પણ સિદ્ધાંત રહસ્ય એ શ્રી મહાપ્રભુજીની કૃતિ તરીકે આપણે જાણીએ છીએ એને ભગવાનની કૃતિ તરીકે આપણે નથી કહેતા એટલે ઇનડાયરેક્ટ આ વસ્તુ છે પણ મને વ્યાસજીને પ્રભુએ સામર્થ્ય આપી હતી ભગવાનના જ્ઞાનાવતાર છે એ કારણે અર્જુન અને ભગવાનના સંવાદને એમણે સાક્ષાત સાંભળ્યું પણ હોઈ શકે અને બીજું એ પૂછવું હતું કે આ મહાભારત જે પુરાણ અને ભગવદ્ ગીતાનું એની અંદર આપણે વાત જોઈ શકીએ છીએ કે યુદ્ધના સાત દિવસ બાદ સંજય ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને ધૃતરાષ્ટ્ર જયારે એમને પૂછે છે કે ત્યાં શું ચાલી રહ્યું છે ફ્લેશબેકમાં જઈને મેં સંજય યુદ્ધનું આખું વૃત્તાંત કહી રહ્યા છે અને એમાં પ્રથમ ભગવદ ગીતા નું નિરૂપણ ધૃતરાષ્ટ્ર ને કર્યું છે એટલે જે નિરૂપણ છે એમાં કેવી રીતે છે કે ભગવાન અને અર્જુન નો સંવાદ ક્યાં થયો એ સંવાદને સંજયે વ્યાસજીની કૃપાથી એને જે દિવ્ય સામર્થ્ય મળ્યું હતું એના પ્રતાપે એ એને જોઈ સાંભળી શક્યા એ સંવાદ એમણે ધૃતરાષ્ટ્રને કહ્યો અને એનું નિરૂપણ પછી રોમહર્ષણ વગેરે નો જે આખો પ્રસંગ છે અને બીજું એ રીતે જે નિરૂપણ થયું છે એ સાક્ષાત નિરૂપણ આપણને નથી મળતું હા એટલે વ્યાસજી દ્વારા મળે છે અને બીજું એવું પૂછતી હતી કે મહાભારત પુરાણ ને આપણે એક પુરાણ તરીકે પણ કહીએ છીએ ને કે ઇતિહાસ તરીકે પણ કહીએ છીએ એટલે કે પહેલા આગળના શ્લોકમાં આવી ગયું કે કથા અને આખ્યાન એવી રીતે છે અને પછી આપણે ઇતિહાસ પણ એને કહીએ છીએ તો એ એવું હશે કે કદાચ વ્યાસજીએ પહેલાં એ કથા લખી અને પછી એ દીર્ઘદ્રષ્ટા અને સર્વજ્ઞ હતા અને પાછળથી આખું મહાભારત એટલે કે જે રાજાનું બધું થયું ચરિત્ર આખું આવ્યું તે ખરેખર જ આ લોકમાં ભજવાયું એ રીતનું હશે કે સાયમલ્ટેનિયસલી એમને લખ્યું અને આ ચરિત્ર થયું એવું હશે નહીં નહીં મહાભારતને પુરાણ નથી કહેવામાં આવતું પુરાણ શબ્દનો અગર કદાચ ક્યાંક પ્રયોગ થયો હોય તો પ્રાચીન ઇતિહાસના અર્થમાં ત્યાં પુરાણ વિશેષણ હોઈ શકે પણ મહાભારત એ પુરાણ નથી મહાભારત ઇતિહાસ છે એટલે એને કથા અને ઇતિહાસ બંને કહે છે એટલે કથા પણ એ ઇતિહાસ છે અને કથા બી છે એવી રીતે કથા એટલે જે કહેવાયું હોય છે કથા એમાં કોઈ બીજું વિશેષ કંઈ અર્થ નથી અચ્છા એટલે એ બંને વસ્તુ આમનું લખવાનું અને મહાભારત જે ખરેખર થયું આખું જે પાત્રો જે થઈ રહ્યા છે એ બંને સાયમલ્ટેનિયસલી થતા અથવા તો એના પછી લખાયું છે એવી રીતે જાણવું એટલે વ્યાસજી એક બાજુ આ આખું લખી રહ્યા એટલે એમને આ આખું મહાભારત લખ્યું છે અને એક બાજુ આપણે જાણીએ છીએ કુરુક્ષેત્રનું પણ મેદાન છે કૃષ્ણનો અવતાર થયો છે ધૃતરાષ્ટ્ર ને બધા પણ છે એમના બધી અવતાર થયા છે એટલે એમની લાઈફ પણ જીવાઈ રહી છે જોડે જોડે તો એક બાજુ લખવાનું અને એક બાજુ આ એ સાયમલ્ટેનિયસલી થતું હશે કે પાછળથી વ્યાસજીએ આ લખ્યું હશે નહીં આ તો પાછળથી થયેલું છે અચ્છા પાછળથી આખું એમનું કરાવેલું કરેલું હા પાછળથી થયેલું છે એ મહાભારતને જ જો આપણે જોઈશું ને તો એની અંદર આનો આખો જેમ ભાગવતની અંદર કેવી રીતે એની પરંપરા જુદી જુદી વર્ણિત થયેલી છે એવી રીતે મહાભારતની પણ પરંપરા એની અંદર વર્ણિત છે કે કઈ રીતે આ પ્રકટ થયું હા હા એ મેં મેં જોવામાં કે વાંચવામાં નથી આવ્યું એટલે મેં પૂછ્યું હા હા થયું ધન્યવાદ જીજી દંડવત વ્યામોહ કરનારી લીલા કહેલ હોવા હોવાથી પણ હૃદયમાં તેવી જ રીતે આવે ત્યારે ભગવાનનો આવેશ થાય છે અને નીચે એને એનું ફૂટનોટ એવી કરી છે કે સારથી પણ કર્યું તે વગેરે તો ભગવાનનો આવેશ થાય ને આ વ્યામોહ લીલા થાય એ બેને નથી સમજાતું નારદજી કા આઠમા શ્લોકમાં જ છે જે નીચેથી ચોથી લીટી છતાં પણ બીજા એટલે અહીંયા કીધું છે ને કે છતાં પણ બીજા વિષયના અંગ તરીકે કહેલ હોવાથી લગભગ ન કહે કયા જેવો છે કારણ કે વ્યામોહ કરનારી લીલા એટલે એનો મિનિંગ નીચે ફૂટનોટમાં એવું કર્યું છે કે સાથી પણ કર્યું તે વગેરે કહેલ હોવાથી પણ હૃદયમાં તેવી જ રીતે આવે ત્યારે ભગવાનનો આવેશ થાય છે વ્યામો હા હા મળી મળ્યું કારણ કે વ્યામોહ કરનારી લીલા તરીકે કહેલ હોવાથી હા એટલે વ્યામોહ લીલા શું છે કે એ પ્રભુનું તારથી પણ છે ભગવાનને પોતાના સામર્થ્યથી ઘણું બધું કરી શક્યા હોત અર્જુનના સારથી બનવાનું સ્વીકારવું કઈ આવશ્યક ન હતું પણ તેમ છતાં પણ પ્રભુએ એ જાતની લીલા કરી છે આ એક જાતનો વ્યામોહ છે જે જે કહ્યું છે કે હોવાથી એ તો બરાબર પછી હૃદયમાં તેવી જ રીતે આવે એટલે તેવી જ રીતે એટલે કે વ્યામોહ રીતે આવે ત્યારે ભગવાનનો આવેશ થાય છે એ વાક્ય છે ને એની સાથે જોડાતું નથી મારાથી એટલે નીચે આખું કારણ કે ભગવાનનો કારણ કે વ્યામોહ કરનારી લીલા તરીકે કહેલ હોવાથી પણ હૃદયમાં તેવી જ રીતે ભગવાનનો આવેશ થાય એટલે વ્યામોહ રીતે આવેશ થાય એમ હાજી હવે આગળ જે કરવાનું હોય કોઈનો વારો જેમનો પ્રસ્તુતિ કરવાની છે છો લાઈન ઉપર કોનો વારો છે જાગૃતિબેન you to speak જાગૃતિ નથી હાલો હા હા જાગૃતિબેન એ બોલતા નથી લાગતા ને નહીં જોતા હા તો હું કરું છું આગળ એટલે આગળજી નારદજીને એમ કહ્યું કે નારદજી હા હેલો નારદજી એમ કહ્યું કે તમને જે ભગવાનનો અમલ યશ તમે નથી કર્યો એના લીધે તમને સંતોષ નથી થતો અને એના લીધે તમારી જ્ઞાનની ન્યૂનતા હોવાનું માનું છું તો આગળ એવો પ્રશ્ન થાય એટલે પછી ભગવદ્ ગીતાના જે વચનો છે એના માટે કહ્યું કે ભગવદ્ ગીતામાં પણ આ પ્રકારના વચનો છે તો પછી કેમ એમ સંતોષ નથી થતો ને એમાં ભગવાનનો યશ તો છે એના માટે આગળ કહે છે કે તે માધવ બધા પ્રાણીઓના પિતા અને માતા છે હે ઉત્તમ કૌરવો શરણ કરવા યોગ્ય તેમને શરણે જાઓ હે અચ્યુત હે અચ્યુત હે શત્રુઓનું શોષણ કરનાર એમ ન કહો ન કહો આપ પાંડવોના નાથ છો અને અમે આપનો આશ્રય કરી રહેલા છીએ આપના વચન પ્રમાણે કહીશ આ રીતે ભગવદ્ ગીતાના જે વચનો છે એ વચનો પરથી એવા હજારો શ્લોકોથી તો સ્વતંત્ર પ્રકારે ભગવાનનો યશ કહેલો છે તો પછી લગભગ ન પડેલા જેવું એમ કેમ કહો છો એવો પ્રશ્ન થાય એટલે આગળ જે કહું ને કે ભગવાનનો યશ તો આપણે ગાયો એટલે આ પ્રમાણે તો કહ્યું તો છે તો પછી કેમ આમાં એમ કહું છું કે ગાયો નથી એમ યશ કરેલો નથી તો એના માટે ઉત્તર આપે છે કે એવું હલો હા તેથી નીચેનો શ્લોક કહે છે કે યથા ધર્મા મુનિ મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમા યનુવર્ણિત હે ઉત્તમ મુનિ જેમ ધર્મ વિગેરે પુરુષાર્થોનું વર્ણન કરેલું છે તેવી રીતે વાસુદેવના મહિમાનું વર્ણન કરેલું નથી એટલે એમને કહ્યું છે કે વ્યાસજીને કે તમે જે પુરુષાર્થોનું વર્ણન કર્યું છે ધર્મ વિગેરે પુરુષાર્થોનું વર્ણન કર્યું છે તેવી રીતે તમે વાસુદેવના મહિમાનું વર્ણન નથી કર્યું તો એમ કે છે કે સાચું એટલે કે યશ યશ જેવો જણાવેલો છે એટલે યશ જણાવ્યો તો છે આપે છતાં પણ તેનું પ્રકરણ ન હોવાથી શાસ્ત્રના વચનોનો પ્રકરણથી નિર્ણય થાય છે ન્યાય પ્રમાણે એ વાક્યમાં કહેલા યશના વચનો તે પ્રકરણના અંગ છે એટલે અહીંયા જે સાચું બ્રેકેટમાં યશ છે સવારે જે વાત થઈ ને એ પ્રમાણે સાચું યશ એવો વાક્ય નથી પણ સાચું એનો અર્થ યશ કરીને કહ્યો છે કે જે જણાવી તો છે છતાં પણ એનું પ્રકરણ તરીકે વર્ણન નથી શાસ્ત્રમાં જો કોઈ બી વચનો છે તો એનો નિર્ણય પ્રકરણથી થતો હોય છે અને એ પ્રકરણથી વર્ણન નથી કરેલું દાખલા તરીકે આપણે કોઈ બી ગ્રંથ હોય પ્રકરણ ગ્રંથ લઈએ તો એમાં સંપૂર્ણ એનું જે રીતે વ્યાખ્યાન કરવામાં આવેલું કે જે રીતે એને સમજાવવામાં આવ્યું હોય તો એ સબ્જેક્ટ આપણને પૂરેપૂરો સમજાઈ જતો હોય તો યશનું એવી રીતે કોઈ પ્રકરણ તરીકે વર્ણન નથી કરવામાં આવ્યું એમ કહે છે અને પ્રકરણના અંગ તરીકે કરવામાં આવેલું છે આનુશાસનિક પર્વમાં પણ ભગવાનના ગુણો ધર્મ પુરુષાર્થ તરીકે કહેલા છે પણ યશ તરીકે કહેલા નથી તે આ શ્લોકોથી કહે આ શ્લોકથી કહે છે એટલે મહાભારતમાં જે અનુશાસનિક પર્વ છે એમાં જે ધર્મ પુરુષાર્થ તરીકે વર્ણન કરેલું છે એના અંદર ભગવાનના ગુણોનું વર્ણન કરીને મુખ્યત્વે ધર્મ પુરુષાર્થ સમજાવ્યો છે પણ એમાં ભગવાનનું ભગવાનનું યશ એ મુખ્યતાથી નથી વર્ણન કરવામાં આવ્યું જેમ ધર્મ અર્થ કામ અને મોક્ષ જુદા જુદા પ્રકરણથી જણાવેલા છે તેવી રીતે ભગવાનનો મહિમા જુદા પ્રકરણથી કહેલો નથી એવો અર્થ છે એટલે મુખ્યત્વે ત્યાં મહાભારતમાં પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ એનું વર્ણન જુદા જુદા પ્રકરણથી કરેલું છે પણ ભગવાનના યશનું જે મુખ્ય પ્રકરણ હોવું જોઈએ તે એમાં નથી એટલે ભગવાનનો મહિમા જે આપે ગાયો છે એ કોઈ જુદા પ્રકરણથી નથી કરેલો તેવો અર્થ છે આ વિષયમાં છે કોઈને કઈ વિચારણી હેલો હલો કોણ વગેરે છે હા તમે એક કામ કરો હમણાં ગીતાબેન તમે જરા પછી કહો પેલા અહીંયા વડોદરાથી કહી લેવા દો તમારો ફોન મ્યુટ કરી હા બોલો એટલે આમાં એવું કીધું છે ને કે ભગવાનના ગુણો ધર્મ પુરુષાર્થ તરીકે કહેલા છે પણ યશ તરીકે કહેલા નથી તો એનું મતલબ શું થાય એટલે કે ભગવાનના ગુણોનું જે રીતે નિરૂપણ મહાભારતમાં કર્યું હોય તો એ ધર્મ પુરુષાર્થના અંગત રૂપે કહેલા છે એવું સમજાય છે પણ એટલે કે ભગવાન આવા છે એટલે એમનું ભજન કરો તો એ કર્તવ્યના રૂપમાં ભગવાનના યશનું નિરૂપણ છે એવું સમજવાનું આમાં હા એટલે અમરજી એ કહ્યું ને કે આપ શત્રુઓનું શોષણ કરનાર છો આપ પાંડવોના નાથ છો અમે આપનો આશ્રય કરી રહ્યા છીએ તો એ રીતે પ્રભુનો પ્રભુને નાથ કયા કે એને શત્રુઓના શોષણ કરનાર કયા એમ કહીને મુખ્યત્વે શું કહેવા માંગે છે કે આપ અમને શરણે લો એટલે પુરુષાર્થનું વર્ણન ત્યાં વધારે દેખાય છે અને પ્રભુનું જે મહાત્મ્ય છે એનું એટલું બધું મુખ્યતા નથી રહેતી એમ એવું લાગે છે પણ યશ જ્યાં સુધી ન સમજાયો હોય અથવા એ મહાત્મ્યનું જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી એ કર્તવ્ય પરાયણતા પણ એ દિશામાં ન આવે ને તો ઇનડાયરેક્ટલી સામેવાળાને ભગવાનના મહાત્મ્યને સમજાવી પછી જેવો ઉપદેશ છે ને કેમ કે કૃષ્ણ આવા છે એટલે તમે એનો આશ્રય કરો કે કૃષ્ણના શરણમાં જાઓ હા એટલે વ્યસ્ત તો છે ભગવાનના મહાત્મ્યનું વર્ણન તો છે પણ મુખ્યત્વે પ્રભુ નું મહાત્મ્ય નથી એમ મુખ્યત્વે પ્રભુનું નથી ધર્મનું મુખ્યત્વ છે ત્યાં પુરુષાર્થોનું વર્ણન કરવા માટે ત્યાં પ્રભુના ગુણોને બતાવ્યા છે પ્રભુના ગુણોને બતાવવા માટે પ્રભુના ગુણો નથી બતાવ્યા જે ભાગવતજીમાં આપણે જોઈએ તો પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધી ભગવાનનું મહાત્મ્ય છે ને આપણે એમાં ભગવાન સિવાય બીજું કશું જ નથી જોતા એ રીતનું વર્ણન ત્યાં નથી એમ એટલે ભગવાનનું જે આમાં આગલા શ્લોકમાં કહ્યું કે અમલ યશ એવો યશ ત્યાં નથી કર્યો ગૌણ તૈયાર છે પ્રભુનું મહાત્મ્ય હા એટલે કર્તવ્ય કે પુરુષાર્થના અંતર્ગત હોય બરોબર વાત છે કે ભગવાનના ગુણો ધર્મ પુરુષાર્થ તરીકે કહેલા છે કે એટલે દરેક જગ્યાએ અર્જુનને કે પાંડવોને એવું કે કૃષ્ણ આવા છે એટલે એમનો આશ્રય કરો કૃષ્ણ આવા છે એટલે એમના શરણમાં જાઓ કે એમની પાસે જાઓ એવી રીતે કરેલું હોય પણ જ્યાં સુધી એ ઠાકોરજીના મહાત્મ્યને સમજવાની ભાવના સામેવાળા વ્યક્તિમાં ન આવી હોય ત્યાં સુધી તો એ દિશામાં કર્તવ્ય પરાયણતા પણ ન આવે ને એટલે ભગવાનના યશ તરીકે કહેલો નથી અને ભગવાનના ધર્મ પુરુષાર્થ સોરી ભગવાનના ગુણો ધર્મ પુરુષાર્થ તરીકે કહેલા છે પણ યશ તરીકે નથી કહેલા તો જ્યાં ધર્મ પુરુષાર્થ બતાવ્યું છે કે તમે આશ્રય કરો તમે આશ્રય કરો એમના શરણમાં જાઓ તો ત્યાં ઇન્ડાયરેક્ટલી એ યશ પણ છે ને કે બીજાના આશ્રમમાં જવાનું ના કહીને કૃષ્ણના આશ્રમમાં જવાનું જયારે આજ્ઞા કરી એવું વ્યાસજી નિરૂપણ કરી રહ્યા છે તો ભગવાનનું એવું યશ છે એ આખા ભારત વર્ષમાં આટલા બધા રાજાઓમાં ત્યારે જઈને ભગવાન માટે એ જાતનું ઉપદેશ થયેલું છે ને હા એટલે બસ એટલી જ વાત છે કે ડાયરેક્ટલી નથી કહ્યું ઇનડાયરેક્ટલી કહ્યું છે બરોબર પણ એનાથી શું ફરક પડી જાય એટલે ઇનડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી यथा धर्मादयश्चार्था अनुकीर्तिता તથા વાસુદેવસ્ય મહિમા ન અનુવર્ણિત ધર્માદિ પુરુષાર્થોનો તમે જે રીતે પ્રકરણ પાડી અને એનું નિરૂપણ કર્યું છે એનું વર્ણન કર્યું છે એવી રીતે પ્રકરણ બનાવીને વાસુદેવની મહિમાનું તમે વર્ણન કર્યું નથી હા એટલે ઇનડાયરેક્ટલી ભલે કઈ હા એ બરોબર છે કે વ્યાસજીએ દરેક જગ્યાએ ઇનડાયરેક્ટલી એમનું નિરૂપણ કર્યું હોય પણ મતલબ જે પણ રિઝલ્ટ તો એનું એ જ દેખાય છે ને આપણને કે ભગવાનના મહાત્મ્યને કે યશને સમજીને જ બધા લોકો પ્રભુના આશ્રય ગયા કે ઠાકોરજીની શરણાગતિ લીધી તો ડાયરેક્ટ મોઢા ઉપર સીધું સીધું કીધું હોય કે ઇનડાયરેક્ટલી કીધું હોય કે સીધી રીતે વર્ણન કર્યું હોય કે એમને આશ્રય કરવાની આજ્ઞા આપીને એને વર્ણન કર્યું હોય પણ રિઝલ્ટ તો એ છે ને કે બધાને છોડીને પાંડવો ઠાકુરજીના આશ્રિત થયા છે પણ એવું રિયલાઇઝ નથી એટલે નારદજી જે કહી રહ્યા છે વ્યાસજી એમ કહ્યું કે આ બધું મારી યોગ્યતા મારામાં છે કે આ બધું હું જાણું છું તેમ છતાં પણ મને અજંપો થઈ રહ્યો છે પણ એનું કારણ અજંપાનું શું છે એ હું નથી જાણતો આપ મને કહો અને નારદજીએ એમને એ વાત કહી કે તમે જે રીતે પ્રકરણ પાડીને ટાઇટલ બનાવીને પુરુષાર્થોનું નિરૂપણ કર્યું છે એવું પ્રકરણ બનાવીને વાસુદેવની મહિમાનું વર્ણન નથી કર્યું એ તમારું મુખ્ય કારણ છે અજંપાનું અને આ વાત છે વ્યાસજીને સ્વીકાર્ય બની ગઈ કે હવે નારદજીએ જે મારા અજંપાનું કારણ છે એ યોગ્ય બતાવ્યું છે હા એટલે એ તો વાત અહીંયા આઠમા શ્લોકમાં પણ એ વાત આવી ને કે એમના જ્ઞાનમાં એ ન્યૂનતા રહી ગઈ કે એમણે એ રીતે એ અર્થ ના કર્યો અને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ એ રીતે નથી કર્યું મતલબ આખી મહાભારત જો આપણે જોઈએ તો એ દરેકે દરેક કેરેક્ટર કૃષ્ણને આશ્રિત છે કુંતી હોય દ્રૌપદી હોય પાંડવો હોય કે બીજા બધા પણ એટલે એ સમયમાં કોઈ આશ્રય ન કરતું હોય તો પણ દરેકે દરેક વ્યક્તિ ભગવાનના એ ચરિત્રથી ઠાકોરજીના મહાત્મ્યને સમજે છે મતલબ દુર્યોધન સુધી જે અસુર લોકો છે એ લોકો પણ તો પછી એવું કેમ એની અંદર એ જાતનો દોષ મહાભારતની અંદર જોયું કે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કે યશનું નિરૂપણ એમાં નથી થયું ત્યારે કે એક એક કેરેક્ટર પ્રભુ પ્રત્યે આશ્રિત છે આખા મહાભારતનું ભીષ્મ હોય દ્રોણ હોય બધા જ હા બસ એ જ વાત છે અહીંયા કે પ્રકરણ પાડીને નથી કર્યું બરોબર કૌરવ પાંડવોના જે આપસી વિવાદ છે એ વિવાદને કારણે જે ઘટનાક્રમ ચાલ્યો છે એના અંતર્ગત કૃષ્ણ મહિમા પણ ક્યાંક વચ્ચે આવી ગઈ છે એટલે એની ઇમ્પોર્ટન્સ એની અંદર નથી રહી જતી હા ભલે धर्मार्थ काम मोक्षा यथा प्रकरण भेदेन प्रतिपादिता न तथा भगवन महिमा प्रकरण भेदेन प्रतिपादित ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થનું જેવી રીતે પ્રકરણ ભેદ કરી અને પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવી રીતે ભગવત મહિમાનો પ્રકરણ ભેદ કરીને પ્રતિપાદન નથી થયું ठीक है જે જે હેલો શ્લોક અહીંયાથી હા જે જે એક સેકન્ડ હા હેલો હા જે જે આને આ રીતે લઈ શકાય કે હા જે મહાભારત વગેરેમાં જે વ્યાસજીનું જે વર્ણન છે એ ધર્મ અથવા તો સાધન અવલંબી પુરુષાર્થનું અને શાસ્ત્રને એપી સેન્ટરમાં રાખીને વ્યાસજીએ વર્ણન કર્યું અને જે નારદજી એમને બતાવી રહ્યા છે કે આપનું જે અજમકાનું કારણ છે ધર્મે અવલંબી એટલે ધર્મીને અવલંબીને ગુણગાન નથી થયા અને એ રીતનો મહિમા અને અમલ યશ નથી ગયા એ એટલે એ અર્થમાં પણ જે રાજાનો આ પ્રશ્ન હતો એને કંઈક વિચારી શકાય હા બરોબર છે મહાપ્રભુજી અહીંયા એને પ્રકરણ ભેદથી આજ્ઞા કરી રહ્યા છે આ રીતે પણ સમજી શકાય ધર્મ અને ધર્મીના ઓકે જેથી અનુશાસનિક પર્વ એ શું છે એ મહાભારતનું એક ચેપ્ટરનું નામ છે જે મહાભારતની અંદર સ્કંદ નામથી બધા એના પ્રકરણો છે ચેપ્ટર્સ છે એવી રીતે ત્યાં બધા પર્વ છે આશુર્વેદિક પર્વ ગ્રીષ્મ પર્વ વગેરે ત્યાં પર્વ કહેવાય પર્વ એટલે ગાંઠ હા જીજેની આગળ કોનો ક્રમ છે અહીંયાથી પૂછવું છે નીતાબેન તમે કઈ બોલી રહ્યા છો હા પૂછી લીધું આનું શાસનિક પર્વ એ જ પૂછવું હતું અચ્છા સારું ચલો હવે આગળનો જેમનો ક્રમ હોય લઈ લો હા જીજી પ્રણામ હમ હવે નારદજી વ્યાસાશ્રમ પધાર્યા છે અને વ્યાસજી ને જે ખીનતા છે તેનું કારણ બતાવી રહ્યા છે તેના નવમ શ્લોકમાં કર્યું કે તમે વાસુદેવ ના મહિમાનું વર્ણન નથી કર્યું હવે આગળ નથી ભગવાનના તમારો અવાજ સ્પષ્ટ નથી હા હા કરું હા હા વોડાફોનમાં કરે છે હવે અહીં શંકા થાય છે કે મહાભારતમાં યશનું વર્ણન તો થયેલું જ છે તો પણ ફલ કેમ પ્રાપ્ત ન થયું એવો પ્રશ્ન થાય તો નીચેનો શ્લોક કહે છે અહીં શંકા કરે છે મહાભારતમાં ભગવાનનો યશ તો વર્ણવેલું છે તો એનું ફળ પ્રાપ્ત કેમ ન થયું વ્યાસજીને તો નારદજી કહી રહ્યા છે કે ન યદ ચિત્રમ પદમ હરે યશો જગત પવિત્રમ પ્રગણિત કરી તદવાયસમ તીર્થમ ઉસંતિ માનસા ન યત્ર હંસા નિર્મત્યુ શિક્ષયા એટલે હવે કહે છે કે જે રમ્ય શબ્દો વાળું આવે છે અવાજ આવે છે દીદી હા જે રમ્ય શબ્દો વાળું વચન કોઈ પણ સ્થળે જગતને પવિત્ર કરનારો હરિનો યશ કહેતો ન હોય તેને કાગડાનું તીર્થ કહે છે તેથી સુંદર રહેઠાણમાં વસનારા માનસ હંસો આનંદ પામતા નથી એટલે આ વ્યાસજીને કહે છે કે તમે જે કંઈ કર્યું એ શબ્દો રમ્ય છે પણ એ એ રમ્ય શબ્દોમાં માનસ હંસોને આનંદ પ્રાપ્ત થતો નથી એ તો કાગ તીર્થ છે હવે અહીં કે છે કે અહીં તમે એવું અહીં કેવું ફળ શોધો છો વ્યાસજી ને કહે છે નારદજી કે તમે ફળ કેવું શોધો છો કૃતાર્થપણું અંતકરણની પ્રસન્નતા અને પરમાનંદ એમ જો કહેતા હો તો આ ભારત તેનું તીર્થ નથી પરંતુ કાવ્યની પેઠે શિંગાર વગેરે રસોમાં જેમનું ચિત્ત ચોટેલું છે તેવા તેવા કામી પુરુષોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારું છે આગડાઓને હોય છે તેના જેવો એઠાનો ખાડો છે પ્રમાણનું બળ દુર્બળ છે એટલે અહીં અહીં વેદ જેવું પ્રમાણનું બળ છે વેદમાં જેવું એવું પ્રમાણનું બળ અહીં દુર્બળ છે એમ કહેવા રમ્ય શબ્દો વાળું વિશેષણ યોજેલું છે એટલે રમ્ય રમ્ય શબ્દો છે હવે આગળ કહે છે કે અર્થ ઉત્તમ ન હોય ત્યારે શબ્દોનું રમ્યપણું શબ્દનું રમ્યપણું અને અર્થનું રમ્યપણું વ્યંગ્ય અર્થ એટલે કે અર્થ વિનાનું હલકું મનાયેલું છે એટલે જો શબ્દ પણ રમ્ય છે પણ અર્થ પણ રમ્ય ન હોય તો એ તો વ્યંગ માત્ર છે તેથી એ હલકું છે એ વાક્ય પ્રમાણે હલકાઈ જણાવનારું છે એટલે અહીં કહે છે કે વાક્ય પણ હલકાઈ કેમ તો કે છે તેથી તુષ્ટ થવાય પણ એને એને સુખ ન થાય એનાથી તુષ્ટિ મળે પણ ભવિષ્યમાં એને અનિષ્ટ થાય એનું એવું આ છે શબ્દ રમ્યપણું પછી કે છે કે એ વાક્ય પ્રમાણે હલકાઈ જણાવનારું છે અને ઝેરી પતરાડામાં કરેલા ભોજનની પેથે તેમાં કહેલું પ્રમેય હરિરૂપ નથી પાછું જે પ્રમેય છે મહાભારતમાં પ્રમેય છે એ હરિરૂપ પ્રમેય નથી પછી પણ ઉત્તમ પ્રકારે કહેલું છે પણ કહેલું ઉત્તમ પ્રકાર છે એટલે શબ્દોથી બહુ ઉત્તમ પ્રકારે કહેવાયું છે તે અર્થ હરિનો યશ કહેતું ન હોય એટલે જે જે જે કંઈ છે યશ કોઈ હરિનો યશ ન કહેતું હોય તો શબ્દોથી કહેલા છે ખાલી શબ્દો જ છે જગતને પવિત્ર કરનારો વિશેષણથી એમ જણાવેલું છે કેમ કે પ્રભુનો યશ તો જગતને પવિત્ર કરનારો છે ભારત સાધારણ પુરુષોને પવિત્ર કરે છે પરંતુ પતિતોને અને સુખ વગેરે સરખા પુરુષોને પવિત્ર કરતું નથી મહાભારત કેવું છે સાધારણ મનુષ્યને પવિત્ર કરે તો પતિતને જે પાપો દૂર કરવાના છે એ સામર્થ્ય મહાભારતમાં નથી અને સુખદેવજી જેવાને રમણ કરવા જેવું પણ મહાભારતમાં કંઈ નથી તેથી તે સર્વની ઈચ્છા પૂર્ણ કરનારું નથી તેથી મહાભારત એ સર્વની ઈચ્છા પૂર્ણ કરનારું નથી ભગવાનનો યશ તો જગતને પવિત્ર કરનારો છે એટલે ભગવાનનો યશ તો આખા જગતને પતિતને પણ સુખદેવ જેવા જ્ઞાનીઓને પણ અને સામા સાધારણને પણ બધા માટે પવિત્ર કરનારો છે એ વચનથી તે માત્ર શબ્દ હોવાનું કહેલ છે એટલે મહાભારત મતલબ શબ્દ છે શબ્દમાં રમ્ય છે તેથી સામને તેના રાગ વગેરે પણ નથી એટલે જો અહીં વેદનું વેદ સમાન જો આપણે ગણીએ વ્યાસને તો વેદ જે વેદ તો સામવેદ પ્રભુને બહુ ગમે છે અને એ રાગથી ગવાય છે તો આમાં સામ વેદ પણ નથી અને રાગ પણ નથી એમ કહેલું છે એટલે ગીતાજી ભગવાને કહ્યું ને કે વેદોમાં સામવેદ હું છું તો ત્યાં એ પ્રભુની પ્રિયતા છે સામવેદમાં તો એ વેદ વેદ પણ વેદપણું પણ એમાં નથી એમ કહેલું છે કોઈ સ્થળે શબ્દથી એમ સૂચવેલું છે હવે જે અહીંથી મને છે ને આ વ્યાકરણનું જ છે કંઈ એટલે મને નહીં સમજાતું કે શબ્દ જે એમ સૂચવેલું છે મુખ્ય ગૌણી લક્ષણા વગેરે પ્રકરણ વગેરે પ્રકારો પૈકી એક વિભાગમાં પણ ભગવાનને જણાવનારું હોય તો દોષ નથી એટલે અહીં મુખ્ય તો પ્રભુ નથી ગણાવ્યા મહાભારતમાં ગૌણી અને લક્ષણા કરીને પણ પ્રભુને જણાવનાર નથી એવું મને કંઈ સમજાય છે પછી આપ કરજો તે ભારત તો કાવ્યની પેટે પદાર્થને જણાવનારું છે એટલે ભારત કેવું છે કે કાવ્યની માફક એ પદાર્થને જણાવે જણાવાય છે એનાથી જણાય છે પણ ભગવાન નથી જણાતા તેથી એને વાયસ તીર્થ એટલે કાગડાનું તીર્થ કહેલું છે વાયસા એટલે શું તો કે વૃદ્ધ કાગડાઓ અને બીજા લોકમાં ચતુરો અને તેવા રાજાના પુત્રો વગેરે જે કામી પુરુષો ભારતમાં શ્રદ્ધાવાળા હોય છે એટલે આવા લોકો જ ભારતમાં શ્રદ્ધાવાળાઓ છે પરંતુ પરમહંસો તો હોતા નથી એટલે પરમહંસો આમાં શ્રદ્ધાવાળા નથી હોતા એવા તીર્થ કહે છે કે એ કાકનું તીર્થ અને પરમહંસોનું તીર્થ શું છે તે કહે છે કે તીર્થ એટલે પ્રવેશ કરવાનો માર્ગ અથવા દોષ મટાડનારું તો અહીં કહે છે કે આ કાક તીર્થ જેવું છે તેઓમાં એઠવાડના ખાડા વગેરે કાગડાઓની ભૂખ મટાના છે કાગડાઓને એટલી જ ઈચ્છા છે કે અમારી ભૂખ શાંત થાય બસ એમની ઈચ્છા પણ એટલી છે પણ બીજાની એટલે કે જે હંસો છે એમની ભૂખ મટતી નથી વળી કાગડાઓને તેથી વધારે ઈચ્છા પણ નથી અને તેવા ખાડા બનાવનારની ભૂખ પણ તેથી મટતી નથી હવે મને જેથી એમ સમજાય છે કે જે ખાડા બનાવનાર જે બનાવ્યા છે તો વ્યાસજીએ તો વ્યાસજીની ભૂખ ન મટતી એવું મને સમજાય છે પછી કરીએ કારણ કે હંસ છે કારણ કે વ્યાસજી હંસ છે હવે ઉસંતીથી એ કહે છે કે માનસ હવે તીર્થ માનસ માનસોનું તીર્થ જે મુનિજનો છે એમનું તીર્થ શું છે તીર્થ તે કહે છે કે માનસ એટલે મનમાં જ રહેનારા એટલે મુનિજનો દેહ વગેરેમાં નહીં રહેનારા એટલે દેહ સાથે જેનો સંબંધ નથી આત્મા સાથે જેનો ભગવાનનો સંબંધ છે તેવા અને ભારત દેહનું હિત કરનારું છે ભારતનું આ લક્ષણ બતાવે છે કે દેહનું હિત કરનારું છે હું બ્રહ્મ છું એવી બ્રહ્માત્મક બુદ્ધિ છે તેવી બુદ્ધિવાળા છુપા લા હંસો કહેવાય છે એ છુપું કથન છે હંસો માટે કે તેઓ શું કરે છે હંસો કે તેઓ દૂધ અને જલનો ભેદ જાણનારાઓ એટલે તે જલ અને દૂધનો ભેદ જાણે છે અને જલને ભેદ કુદરતી મિશ્રણ થયેલા છે એટલે ભગવદ ઈચ્છાથી મિશ્રણ થયેલા છે જે જલ અને દૂધ તેમને પણ છૂટું કરે છે છૂટું પાડી શકે છે પરંતુ ખરેખર ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોનું એ વાક્ય જે કહ્યું તે પ્રમાણે મિશ્રણ ઉત્પન્ન કરનારમાં આનંદ પામતા નથી એટલે જે આ પણ નથી થતું મને કે ખરેખર ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોનું એ શું કહેવા માંગે છે એ વાક્ય પ્રમાણે મિશ્રણ ઉત્પન્ન કરનારમાં આનંદ પામતા નથી એટલે જે મિશ્રિત જલ અને દૂધ ભેગા મિશ્રણ થઈ ગયા છે એમાં આનંદ નથી માનતા એને જુદું કરીને જ આનંદ માણે માણે છે દૂધનું જેમ કે એ હંસો છે પછી શું કે છે એવા કે પેલા મિશ્ર ઉત્પન્ન કરનારમાં એમને આનંદ નથી થતો ભગવાનનું ચરિત્ર તેવું છે એટલે અહીં એમ કહે છે કે એ લોકોની એટલી મહાનતા નથી કે એમને આનંદ પ્રાપ્ત કરે છે એ લોકો એ વાણીથી પણ એમ કહે છે કે ભગવાનના ચરિત્રો જ એવા છે કે ચરિત્રથી આનંદ થાય છે એટલે અહીં પણ એ વિશેષતા મૂલ્ય નથી બતાવી ભગવાનની વિશેષતા બતાવી કે ભગવાનનું ચરિત્ર એવું છે કે જેમાં મુનિઓ રમે છે પુસ્તક સુંદર છે રહેઠાણ જેઓનું તેવા હંસો છે એ કેવા છે કે જેનું રહેઠાણ ઉત્તમ છે સમ એટલે રહેઠાણ જીવનનું તેવા હંસો છે જેમ જેમ સ્વરૂપથી અને જ્ઞાનથી સુંદરતા થતી જાય એટલે પહેલાં આપણે આગળ જોયું કે એક સ્વરૂપથી તો છે ભક્તિ જ્ઞાનથી એ જ્ઞાનમાં પ્રાપ્ત થશે ત્યારે એ ભક્તિ સુંદરતાને પ્રાપ્ત થશે એવું અહીં મને લાગે છે તેમ તેમ હંસોનું રહેઠાણ થાય તેમ તેમ એ ત્યાં સ્થિતિ કરે છે તે રહેઠાણમાં અને એટલે ભક્તિમાં અને તેથી યુક્તિથી એટલે પહેલું જે શ્લોકમાં જે ઉપર કહ્યું ને પહેલા બે ચરણોમાં એ યુક્તિથી કહ્યું અને નીચે દ્રષ્ટાંતથી સમજાવ્યું દ્રષ્ટાંતથી એવી રીતે યુક્તિથી અને દ્રષ્ટાંતથી ભારત વગેરે અંતકરણને શુદ્ધ કરનારા નથી એટલે દ્રષ્ટાને સમજાવ્યું કે ભારત ભારતથી અંતકરણ શુદ્ધ થતું નથી જે જે અહીં છે ને તો અહીં કૃતાર્થપણું જે કહ્યું ને અહીં કેવું ફળ શોધો છો તો કૃતાર્થપણું કહ્યું તો કૃતાર્થપણું એટલે મને એમ થાય છે સાંખ્યથી થી પ્રસન્નતા એ વેદથી અને પરમાનંદ એ ભક્તિથી એવી રીતે લઈ શકાય મને એવું સમજાયું એટલે આપણે પૂછવા રાખ્યું છે मे कीदृशं फलं दृश्यते અહીંયા તમે કયા પ્રકારના ફલને જોઈ રહ્યા છો શોધી રહ્યા છો સાર્થતા અંતઃ પ્રસાદ પરમાનંદ ચેતી એટલે શું તમારી અપેક્ષા તમારી અહીંયા કૃતાર્થતા એ તમારી અપેક્ષા છે કે નો પ્રસાદ મતલબ ચિત્ત શુદ્ધિ કે પછી પરમાનંદની પ્રાપ્ત એમ થતા સામાન્ય રીતે મોક્ષ કહેવાય છે અને અંતઃકરણ પ્રસાદ શુદ્ધિ જે કહેવાય છે જે કર્મ દ્વારા કર્મ સદા ગયા યદા પ્રસિદ્ધ હતી એ પરમાનંદ સંભળાતું નથી હું તૂટે છે અવાજ એવું છે હા હાજર આટલું જ મને એ અંતકરણથી ન સમજાયું કે અંતકરણ ની પ્રસન્નતા અને પરમાનંદ એટલે નો અર્થ મોક્ષ અંતકરણની શુદ્ધિ એ અંતઃકરણનો પ્રસાદ જેને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કદનિષ્ઠા સદા જ્ઞેયા યદા પરમાનંદની પ્રાપ્તિ એટલે ભગવત પ્રાપ્તિ કે આ બ્રહ્મભાવ આનંદનો આવિર્ભાવ આ અહીં શું કે છે ગૌણી લક્ષણાનું પણ એ કઈ થયું નહીં હોય વ્યાકરણ જેવું ન હોત તો આપણે મુખ્ય ગૌણ્ય લક્ષણા પ્રકરણ વગેરે પ્રકારો અહીંયા એ વાત આજ્ઞા કરી છે કે મહાભારતમાં મુખ્ય કોઈ પણ જે શબ્દ છે એની આ વૃત્તિઓ છે જે શબ્દનો વ્યાકરણ દ્વારા જે અર્થ થતો હોય એનો મુખ્ય અર્થ કહેવાય છે ઉત્પત્તિથી જે પ્રાપ્ત હોય છે અને ગૌણીથી અને લક્ષણાથી આ બધી શબ્દની વૃત્તિઓ છે અને બીજું પ્રકરણના ભેદથી પણ આમાં તમે આમાંથી કોઈ પણ એકાદ પદ્ધતિથી પણ જો ભગવદ યશનું નિરૂપણ કર્યું હોત તો હજી પણ ક્ષમ્ય હતા તમે એટલે તમારું નિરૂપણ માની શકાતું હતું પણ તમે વૃત્તિ છોડો ગૌણી કે લક્ષણાની વૃત્તિથી પણ ભગવદ યશનું પ્રતિપાદન મહાભારતમાં નથી કરી શક્યા એવો એમના ઉપર આક્ષેપ કરી રહ્યા છે એટલે આનંદરૂપ હરિની એટલા માટે એમ કેવું પડ્યું છે કે ભાઈ આ પાપતીર્થ જેવું છે આ તમારું ભેળ બરાબર બરાબર જ્ઞાની યુક્તિથી ને બરોબર છે ને ઉપર લાઈનથી યુક્તિ જગત પવિત્ર પ્રગણિત કરી છે હરી જશો નહીં ગાયા એ યુક્તિ સમજાવ્યું અને દ્રષ્ટાંતથી તીર્થનું ને માનસ અંશ એ બરોબર છે હા એ તો ઠીક છે जी ये प्रमाण नु अरे जेनो तो बोल ही लियो ए પોતાનો ફોન ને મ્યૂટ કરી જો હા આજે એમ કે પ્રમાણ નું બળ દુર્બળ છે એમ કહેવા માટે રમ્ય શબ્દોનું વિશેષણ છે તો એ રમ્ય શબ્દવાળા વિશેષણનો અર્થ એમ થયો કે એમાં એ વચન ભલે રમ્ય હોય પણ પવિત્ર જગતને જો પવિત્ર ના કરતા હોય એવું યશ ના હોય તો એ કાગડાનું પીસ કહે છે તો એ રમ્ય શબ્દવાળા વચનને પ્રમાણના બળને દુર્બળ કહેવા સાથે કેવી રીતે સમજતી કેવી રીતે સમજાવવા માંગે કે નથી સમજ કરતી પ્રમાણનું બળ દુર્બળ એનાથી શું સમજાવવા માંગે એટલું સમજાયું અહીં એ મેં હું પૂછવાની હતી કે આ પ્રમેય બળનું મને પ્રમાણ બળનું ન સમજાયું પણ મેં આની સાથે જોડ્યું હવે આપ કહું એટલે આમાં એ રીતે છે કે મહાભારત ને મહાકાવ્ય કહેવાય છે જેમ નું રામાયણ છે અને મહાભારત છે એટલે મહા એટલે સાધારણ કાવ્ય હોય અને મહાકાવ્ય હોય જેની અંદર જુદા જુદા સર્ગ દ્વારા વિસ્તારથી કોઈ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તો એ બહુ કુશળતાથી એક કાવ્યાત્મક શૈલીથી આનું નિરૂપણ કર્યું છે એની પ્રશંસાના રૂપમાં આ વાત કહેવામાં આવ્યું કે આ ચિત્ર પદો વાળું છે એટલે વિવિધતા જે પદો છે આલંકારિક પદો છે એનું આમાં નિરૂપણ છે પણ મહાપ્રભુજી અહીંયા એ વાત કહી રહ્યા છે કે નારદજી જયારે વ્યાસજીને એમ કહી રહ્યા છે કે આ ચિત્રપદ વાળું તમે આ નિરૂપણ કર્યું છે પણ એમાં જો અર્થ હોય તો તો એ ચિત્રપદો છે આલંકારી સ્વરો છે એનું કાવ્યમાં પણ કોઈ ઇમ્પોર્ટન્સ ગણાય એટલે ઉત્તમ કાવ્યની અગર આપણે વિવેચના કરવી હોય તો એની અંદર એનો જે વિન પ્રકારના અનુપ્રાસો કે અલંકારનો પ્રયોજ થયો હોય અને સાથે સાથે એમાં કોઈ વ્યંjar પણ બતાવવામાં આવ્યો હોય તો એ કાવ્ય ઉત્તમ પ્રકારનો ગણાય પણ બહુ ઉત્તમ ઉત્તમ ચાઉંતા શબ્દો સુધીને ઉત્ત્ય હોત એટલે વ્યંjar સુધરમાં ન હોય ઓ એવા ગુણ ઉસર કે કાવ્ય ઉત્તમ કોડી નહી સાહેબ એના માટે શબ્દ ચિત્રમ વાક્ય ચિત્રમ અવ્યંજ્યમ સ્વવરમ કૃતમ ઈદેય ઉક્તિ છે એને ટાંકી છે કે ઘણા વિવિધતા વાળા શબ્દોનો તમે પ્રયોગ કરો અને એમાં જો તમે વ્યંગ્યાર્થ ન બતાવી શકો તો એ જાતનું કામ છે કાવ્ય કહેવાય તમારે ત્યાંથી ડિસ્ટર્બન્સ આવે છે અમારે ત્યાં ઓ મ્યૂટ બોલે તો તમા નોટ કરી તો ને કોણ બોલ્યા પછી હાલો એ દો શું ક્યા થઈ રહ્યા છે કલ્પેશભાઈ તમારા ત્યાંથી બહુ ડિસ્ટર્બન્સ આવે છે અત્યારે કોમ મ્યૂટ રાખો તમારો એ શિમાત્રુજી અહીંયા યાદ કરી રહ્યા છે કે પ્રમાણ બલમ દુર્બલમ ઇતિવક્તુમ આહ ચિત્રપદનિતિ તમે જે નિરૂપણ કર્યું છે એની અંદર પ્રમાણબળની દુર્બલતા છે કારણ કે પ્રમાણબલ અહીંયા એટલું સબલ હોત કે આના દ્વારા કોઈ વ્યંગ્યાર્થ જો તમે બતાવી શક્યા હોત અર્થાત ભગવત યશને અહીંયા કોઈ તમે હાઇલાઇટ કરી શક્યા હોત તો તો પ્રમાણબલ અહીંયા કામ કર્યું હોત પણ અહીંયા ઘણા બધા તમે ચિત્રપદોનો પ્રયોગ કર્યો છે પણ વ્યંગ્યાર્થની દ્રષ્ટિથી આ તમારું કાવ્ય નિર્બલ સાબિત થયું કેમ કે આમાં ભગવદ યશ એનું પ્રભાવશાળી નિરૂપણ કરવામાં નથી આવ્યું એટલે અર્થ વિશેષા ભાવે પદચિત્તતા હીનત્વ બોધિકા ઘણા બધા પ્રકારના પદોનો પ્રયોગ કરો પણ એના અર્થનું ગાંભીર્ય જો એમાં નથી તો એ હીનતા છે એમ શબ્દજાલ માત્ર છે વિકાસ કરે છે જી જી બીજું બસ બીજું નથી મારે બરાબર અને આમાં એવું કીધું છે ને કે મહાભારત આગળ જે રીતે કીધું કે એ સર્વોદ્ધારક છે કે ધર્મ કામ મોક્ષ નિરૂપક છે પંચમ વેદ છે તો પછી એટલી બધી એની મહિમા બતાવે પછી આટલું લેવલ ઉપર એને ડિટેરિયોરેટ કેમ કર્યું છે અહીંયા <laughs> મતલબ હરિનો યશ કહેતું ન હોય તીર્થ કહે છે તો એમ પહેલા તો સ્ત્રી શૂદ્રદીનું ઉદ્ધારક છે કે જેનો ત્યાં વેદમાં અધિકાર નથી એનો ઉદ્ધાર કરનારું મહાભારત છે તો એટલી બધી મહાભારતની મહિમા બતાવીને એના પછી નારદજીએ આ લેવલ પર એને મૂકી દીધું મતલબ કાવ્ય પણ એનો ક્લાસ એને નહીં આપ્યું શાસ્ત્ર નું પણ ક્લાસ નહીં આપ્યું બધી રીતે એને કેમ એટલું કરી દીધું એ હંસ અને પરમહંસ છે એમની દ્રષ્ટિએ ધ્યાન દેવું પડશે બાકી બીજા બધા લોકો છે તો હવે તમે ત્યાં મોડું મારતા હોય એમને ગમે ત્યાંથી આનંદ આવી જાય એટલે કેવલ આમાં આનંદની વાત નથી ચાલુ થતા એટલે આગળ જેવી રીતે આમાં આવ્યું હતું ને કે ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થ નું નિરૂપણ છે કે આગળ નારદજીએ પોતે જેવી રીતે ત્રીજા શ્લોકમાં એવું કીધું કે તમે તો બધા પુરુષાર્થના સંબંધ વાળું ભારત રચ્યું છે તે તમારું વિચારાયેલું સારી રીતે થયું તે બહુ અદ્ભુત થયું તો એ રીતે પહેલા તો વ્યાસજીની એટલી બધી મહિમા બતાવી કે સર્વોદ્ધારક એવા શાસ્ત્રની રચના તમે કરી પછી પછી મહાભારતની ચલો ભલે ભગવાનના નિરૂપક એ શાસ્ત્ર ન બન્યું એટલે એને વેસ્ટ કીધું નારદજીએ પણ આટલી બધી નિંદા બતાવેલી છે આખા શ્લોકની અંદર એના માટે મતલબ કાવ્ય માટે પણ જે ક્લાસ હોય એ પણ મહાભારત ને નથી આપ્યું જે અહીંયા આવ્યું કાવ્ય ના જે શ્લોકના થી મહાપ્રભુજી બતાવ્યું છે તો નથી સમજાતું ને એમાં પણ જ્યારે ભગવદ્ ગીતા એનું પાઠ હોય કે જેનાથી અંતઃકરણની શુદ્ધિ થશે કે છેલ્લે સંજય પણ જેવી રીતે ધૃતરાષ્ટ્રને કહે છે કે કૃષ્ણ અને અર્જુનનો જ્યાં સંવાદ સાંભળશે એ પણ મુક્તિ પ્રાપ્ત કરે ભગવાન પણ પોતાના વચન જે રીતે ગીતાજીમાં બતાવે એના માટે અર્જુનને પણ એનું એટલું બધું મહાત્મ્ય બતાવ્યું કે કેવા લોકોને તારે આ જ્ઞાન સંભળાવવાનું નહીં સંભળાવવાનું તો સકલ શાસ્ત્રોનું સાર એ ગીતાને કીધું એના પછી એવી રીતે આમાં કીધું કે કૃતાર્થપણું અંતઃકરની પ્રસન્નતા અને પરમાનંદ એ ત્રણેય માટે મહાભારત તેનું તીર્થ નથી એટલે એનો આશ્રય આ બધા કોન્ટ્રાડિક્ટ Thank you. મહાભારતની નિંદા સંભળાતી અરે ભાઈ મ્યુટ કરી દઉં મહેરબાની કરીને પોતપોતાના ફોન એ વાત બરોબર છે આપણને પણ જેટલું મહાભારતના વિષયમાં સાંભળ્યું છે અને આગળ મહિમા દાન થયું છે એના કારણે એવા એક્સપેક્ટેશન થાય અને આવા શબ્દો સાંભળવા માટે આપણા મગજ કે કાન તૈયાર ન હોય પણ વ્યાસજીમાં અને નારદજીમાં એ જ તો અંતર છે જે સાધારણ મનુષ્યને જેનાથી પરમ સંતોષ થઈ જતો હોય પણ ઉત્તમાધિકારી હોય એમને ત્યાં સ્વાદ ના આવે જેમ વાલ્ગુની પાઠક ગાતી હોય એમાં લાખો લોકો ઝૂમતા હોય પણ જે શુદ્ધ શાસ્ત્રીય સંગીતના રસિક હોય એમને ઉમટા આવે એનું ગાયન સાંભળો તો આપણને એ ગાયનને ની સંખ્યા છે ઘણી મોટી હોય અને જે શુદ્ધ શાસ્ત્રીય ગાયન છે એનું કાર્યક્રમનું આયોજન થાય તો ખુરશીઓ ખાલી રહે ઓડિટોરિયમની અધિકારી ભેદથી અહીંયા છે વ્યાસજી જે કાર્ય કરી રહ્યા છે મહાભારત દ્વારા એ સર્વસાધારણ માટે બહુ મોટી વાત કહી શકાય પણ જે ભગવત રસના રસિકો છે કે જેને અહીંયા પરમહંસ તે માનસ હંસ કહ્યા છે એ પ્રકારના લોકોના માટે આ બધું ગેરસ્વાદુ છે એટલી વાત છે એમાં આઘાતજનક વાત નથી એ વાતની હા એટલે બરોબર છે કે નારાજીનું પર્સપેક્ટિવ અલગ છે એના માટે કે ભગવત ગુણગાન નથી કે ભગવાનના નું વર્ણન નથી એટલે એ ભક્ત છે એટલે એમના માટે શાસ્ત્ર નું કોઈ મૂલ્ય નથી પણ મતલબ જેમાં ભગવાનનું ચરિત્ર હોય કે ગીતાજીમાં ભગવાને જે રીતે અર્જુનને કર્તવ્યનો ઉપદેશ આપ્યું કે જે રીતે ભક્તિની મહિમા બતાવી કે એ બધા પણ તો ફેસેટ્સ મહાભારતની અંદર જોવા જોઈએ ને ધર્માર્થ કામોક્ષનું નિરૂપક છે સર્વોદ્ધારક છે એ ફેસેટને છોડીને એના સિવાય પણ જે અર્જુન પાંડવ વગેરેની ભક્તિ છે ભગવાન માટે કે કુંતીજીનો દ્રૌપદી વગેરેનો ભગવાન માટે જે ભાવ છે ભીષ્મનો છે એ બધા ફેસેટ ને કેવી રીતે આની અંદર ઇગ્નોર કરી શકાય પ્રકરણ ભેદ છે ને એટલું બધું ઇમ્પોર્ટન્સ એનું છે પ્રકરણનું મતલબ ભલે ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી પણ ભગવદ યશનું જ વર્ણન તો વ્યાસજી કરી જ રહ્યા છે ને ત્યાં એટલે કે એ જાતનું બોધ વ્યાસજીને પોતાને નથી એટલા માટે હા તમે જ્યારે કોઈ પેરેગ્રાફ ટાઇટલ ન બનાવી શકો ભગવદ યશ સંબંધી કે ગુણ સંબંધી અને તમારે એમ કહેવું પડે કે આ ભીષ્મનો પર્વ છે કે આશુમેધિક પર્વ છે કે વન પર્વ છે એમાં એ કે કૃષ્ણ જન્મનો પર્વ ના આવે કૃષ્ણ ભક્તિનો પર્વ ના આવે તો એનો મતલબ સાફ છે ને કે ફોકસ તમારું એના ઉપર છે જ નહીં આટલું મોટું હાથમાં લઈને બેઠા છો પાડવો તો કમસે કમ કૃષ્ણને કર્યો હોત ચાલો તો પછી બેટરી હજી એકાદ બે હા ઠીક છે ને કાવ્ય રિલેટેડ પણ કેમ આટલી બધી એની નિંદા મતલબ કે શબ્દનું પણ અને અર્થનું પણ વ્યંગ્ય અર્થ વિનાનું તો હલકું મનાયેલું છે મતલબ કે અલગ રીતે એનું કોઈ અર્થ ન નીકળતું હોય કે શબ્દ અને અર્થ બંને સીધા સીધા નીકળી આવતા હોય તમે જે વ્યાસજીના ફેવરમાં જેટલા પણ તર્ક કરી રહ્યા છો એ તર્કનો જવાબ નારદજી આપી રહ્યા છે વ્યાસજીના મનમાં જો એવી વાત હોય કે તમે આમ તેમ આક્ષેપ કરો છો મેં આ રીતે તો યશનું વર્ણન કર્યું છે નારદજી એમનો ભ્રમ ભાંગી રહ્યા છે કે આ બધી બેકાર વાતો છે જરૂર કરશું હા મને લાગે છે સમય થયો છે આજે છે આગળ તમારું ક્યાં ના આગળ નથી આજે સારું ચાલો તો અહીંયા રાખીએ હા ये શું કર્યું ક્યાંથી હું ફોન કરી દઉં છું છે ક્યાં જવાનું બેક આ પંકજ વડોદરા અહીંયા જાઓ તો ડિટેલ આવે અહીંયાથી મ્યુટ કરી દો